પણ દાદા હા પ્રેક્ટિસ તો કરવી જ પડે ને શરૂઆતમાં શરૂઆતમાં પ્રેક્ટિસ કરવી પડે શુદ્ધાત્મા જોવાની હા પણ એમ કે પછી બોલવાની જરૂર નથી પણ જવું પડે આ જે સેપરેશન છે તમે જોવા માંડો બધામાં શુદ્ધાત્મા તો પછી તમારી બિહેવિયર બી બદલાય ને તમે અત્યારે પૂતગલ જુઓ છો I see him as a Shailesh. So not only I'm seeing Shailesh, but I'm also seeing his Prakruti. કે જાડો છે પાતળો છે ખરાબ છે સારો છે all this attributes I see of relative Shailesh once I see શુદ્ધાત્મા જે લોક ભેગા થાય ને તો જોયું <laughs> એમાં સારું બોલું કઈ બોલો બધા Now, we in this because uh, there is the presence of the pure soul. is it true? If it is gone, that's when, when we are dead, right? એમ કે છે કે આપણે આપણું જે અસ્તિત્વ છે એ આપણી અંદર શુદ્ધાત્મા છે એટલે એ જો એનું અસ્તિત્વ અહીંથી જતા રહે તો પછી આપણે મરી જઈએ એ વાત બરાબર then we're also breathing. You can stop eating for a while, don't drink water, you still live. You can't live without breath. breath. So what is the relationship of your soul and this air or that atmosphere we breathe? એમ કે છે કે આપણે ખાધા પીધા વગર આપણે ઘણો ટાઈમ રહી શકીએ પણ કે આ શ્વાસ લીધા વગર આપણે ના રહી શકીએ તો કે શુદ્ધાત્માને અને આ હવાને શું સંબંધ છે No relation. It's all mechanical adjustment. So I can stop breathing, should be okay. શ્વાસ લેવાનું બંધ કરું તો કશો વાંધો ના આવે શુદ્ધાત્મા તો રહેવાનો ને જતો ના રહે શુદ્ધાત્મા તો શુદ્ધાત્મા જ રહેવાનું નથી Run with uh, Siddhartma. Yeah, that's if you... permanent, that's absolute. That's mm, right. Body. There is Siddhartma in this body. Death of yeah. body. So impure thata જ નથી વધારે This is a mechanical adjustment. Mechanical, this machine gets... સિદ્ધાર્થમાં ને શ્વાસ જોઈએ છે something like it. intermediate medium or something between the soul and my existence એમ કે છે કે યા યુ રાઈટ એમ કે છે કે અને મારા પ્રસાદ એ બંનેની વચ્ચે કંઈક કશી વસ્તુ છે ઇન્ટરમીડિયેટ કઈ વસ્તુ છે કે શુદ્ધાત્મા અને પ્રસાદ એ બેની વચ્ચે કઈ કડી છે સંબંધની વચ્ચે કઈ છે તો જ્ઞાન What પછી is the boundary of prasad? હા good question Boundary of the Boundary. Well, this is the physical world, is the boundary, is, is uh, this side of Sorry, sorry, I mean, uh, Yeah. My body is the boundary, of course, but I can go places, so I'm not limited. I have legs to go and for my concentration can go immediately anywhere, that's another matter. But if you say my prasad, I take it as my physical body. So this whole world is my boundary. I don't limit it to my own. તમે પ્રસાદની બાઉન્ડ્રી પૂછો છો તો કે હું એને ફિઝિકલ બોડીની બાઉન્ડ્રી સમજુ છું અને એ તો કે આખું જગત એની બાઉન્ડ્રી કહેવાય એને કોઈ બીજી નાની કોઈ નાની લિમિટેડ બાઉન્ડ્રી ના હોય એમ તો ધેર ઇઝ મિડલ વન પ્રસાદ સુધાર્થમાં ધેર ઇઝ મડલ અને જો તમારી બાઉન્ડ્રી એમ હોય કે હું ગુસ્સા ગુસ્સો બધું કરું છું બધું જ કરું છું તો તો છતાં સુધાર્થમાં તથા બે જ છે if you say that uh, anger greed all these things are physical ને બે ની વચ્ચે છે that's there is something in middle but you said that no i don't have any anger no greed nothing and you just said that bahar relation That means there is no intermediate But if the anger is there, then there is a middle thing. Yeah. Uh, Those are Okay. They have the middle things. Kasha, kashaya, egoism, ego, anger, greed, lust, all. Pure soul, pure soul, impure soul, and physical. Mm. Mm. The impure soul, ક્રોધમાન માયા લો પાડો pure soul is permanent pure soul impure. That is the only belief. Strong belief. એ પ્રેક્ટિકલ જવાબ ચલે જાય ખલાસ થઈ જાય અને પૂજા જવાબદાર છે જ નહીં નો રિસ્પોન્સિબિલિટી ફિઝિકલી રિસ્પોન્સિબિલિટી ઇન્ચાર્જ ક્રોધ માલ મારા લો એ પહેરશો નથી ગયેલું physical correct holy pure soul correct physical is correct આ રીતે વિચાર સોલ કરી રાખ પેલી ખાલી નથી ગયેલ પડે થોડી રામ છે બોલે ફિઝિકલ ને સુરેશ પ્રસાદ કયો ફિઝિકલ ને પ્રસાદ નામ આપ્યું ઓળખાણું સાધન લોકો આપે મને વ્યવહાર ચલાવવા માટે નામ આપે એ ફિઝિકલ નું નામ આપે એનું છે તે પ્રસાદ પ્રસાદ નું નામ છે તે ઇન્ટરસેલ પકડી લીધું હું છું Prasad that is the first round That is the egoism. Mm. Beautiful. નામ છે તેવાનું છે પ્રસાદ નું અને આ કે હું પ્રસાદ છું એટલે હું સુધાર્થમાં છું ગણ હું સુધાર્થમાં છું બિલીફ જાય કે થઈ ગયું તમે ધ્યાન આપીએ બધું જતું રહે ચારે રાગ બલી બધી ફેર થઈ જાય અને ફિઝિકલ ફિઝિકલ પેરેન્ટ્સ સાથે માફી આપવામાં આવે છે બધા ગુનામાં પણ અમારી તો Now, just now we discussed that uh, if your pure, pure soul goes out, then you will be dead. Mm -hmm. Now, suppose I sleep and my pure soul goes where Dada Bhagwan is. and I still am alive. Right, right, right. એવું છે દાદા કે આપણે કહ્યું કે પ્યોર સોલ જો જતો રહે તો પછી મરી જાય માણસ દેહમાંથી શુદ્ધાત્મા નીકળી જાય તો માણસ મરી જાય પણ કે કે હું ઊંઘતો હોઉં અને મારો મારો પ્યોર સોલ દાદા ભગવાન પાસે આવે આવે છે તો કે કે તો હું તો જીવતો રહું છું એ શું સમજાવો અહીં આવે એટલે ત્યાં જગ્યા ખાલી ના કરે જગ્યા ખાલી કરે વગર આવે Everything on this સંકોચ વિકાસ નું સાધન છે એટલે અહીંથી અમેરિકા પણ થઈ શકે અહીંથી ઇન્ડિયા પણ થઈ શકે અહીં હોય I can think, oh, I'm with my brother in that place in India. Yes, I know. Mummy બાજુ થાય એમાં થાય છે હું મારા ભાઈની સાથે જે છે ઇન્ડિયામાં એ તો ચિત્ત થયું છે ગયું ત્યાં આગળ બરાબર મુકુભાઈ પૂછે છે કે અહીંયા અહીંયાથી હું છે તો ઇન્ડિયા જઉં તો કે એક તો મારું ચિત્ત જાય છે ને પ્યોર સોલ નહીં ને પ્યોર સોલ જવું હોય તો એમણે કહ્યું ને કે જે ના ભાઈ તો એને પાસે જઉં છું એ તો ચીતે જાય છે પ્યોરસો લઈ જાય ભૌતિક અને પ્યોર સોલ કઈ બાબતમાં જાય શુદ્ધાત્મા કઈ બાબતમાં જાય દાદા શુદ્ધ બાબતમાં શુદ્ધ બાબતમાં એટલે એમના શુદ્ધાત્મા જુએ ભાઈને જુએ અમે ઇન્ડિયાના ભાઈને જુએ તો એ ભૌતિક બાબત થઈ પણ એના મય શુદ્ધાત્માના દર્શન કરે અત્યારે માન્યતા થોડી ના રીતે ચાલે આપેલી હોય તે રીતને ફેરવો નહીં બરાબર બરાબર સમજી ગયા રીતે ચાલવા દે આ રાખો તમારું ભૌતિક જોતું હોય એનું શું જોતું હોય એટલે સમજ પડી ને આત્મા અહીં પણ હોય ને ત્યાં પણ હોય જન્મવાતી વખતે પણ એવું હોય અહીં પણ હોય અને અમેરિકામાં એની મધરના પેટમાં પણ હોય ભારતમાં જન્મ લે Flores Sundaní. તમને મગજમાં દ્રષ્ટિ પહોંચી હોય તે દ્રષ્ટિ ને તમારા હેલાબેન પૂછે છે કે આપણું ચિત્ત દાદામાં જ રહ્યું એટલે આપણા શુદ્ધાત્મા દાદામાં જ રહે એવું થયું ને આપણું ચિત્ત દાદામાં જ રહ્યું એટલે એનો અર્થ એવો થયો ને કે આપણો શુદ્ધાત્મા દાદામાં જ રહ્યો હા એ અભેદતા બીજી અભેદતા ઉતારી લેતા બને બે જતો રહેશે કદાચ કે કદાચ હું એમાં ખોવાઈ જાઉં એટલે મેં સ્ટ્રીક કીધું તું કે એના વિચાર જ નહીં કરવાના કીધું હતું તમને લંગા છૂટા હા સુનિલતા હવે દાદા એક સ્ટેપ આગળ સાચું દિલ અને સુરવીરતા બધું ભેગું થયું છે ભેગું ભેગું સાચું દિલ હોય તો સુરવીરતા હોય સુરવીરતા હોય સાચા દિલ ના હોય બંને ભેગું થાય શું હોય દાદાજી brave brave braveness braveness courage જેવું બધા મહાત્મા જાણે તો લીધું કે હું શુદ્ધાત્મા છું શુદ્ધાત્મા છું અભેડતા તો આવી ગઈ હવે એનાથી એક સ્ટેપ આગળ કે આપણે તરુબેન નો જે આત્મા જોઈએ એનામાં શુદ્ધાત્મા જોઈએ છીએ તે હું જ છું જ્યાં આપણે કે દાદા એટલી બધી ઉતાવળ નહીં કરવા વાત કરતો છું દાદા ભગવાન જો હું શુદ્ધાત્મા કરીએ પરમાત્મા થઈ ગયા પણ આખો દેખાય તો વખત અભ્યાસ કરવો બરાબર પાંચ કલાક અડધો કલાક હું જ હું છું આપણને હું જ છું દેખાય હું મારું છું બરાબર લોકો મારી લોકો બહુ વાત ગભરા મારી વાત માણ્યા લોકો બહુ ગમે <laughs> બહુ ગમે નહીં જવાબ આપી દો પૂરો બોલવા જેવું રહ્યું નહીં પોતે પોતાનો ઢોલ મારે હું કમ્પ્લેન પાડે હેલાબેન પૂછે છે કે બે પ્રકૃતિઓ સામસામી અથડાય તો એ શું પરમાણુઓને લીધે છે કે અજ્ઞાનતાને લીધે બે પ્રકૃતિઓ સામસામી અથડાય એ અજ્ઞાનતાને લીધે છે કે એવા પરમાણુઓ હોય એના લીધે અજ્ઞાનતા લીધી ના દેખાય અથડાય બે માંથી એક વધુ હોય બે વધુ અથડાય એક તો અથડાય પણ બે હશે અથડાય એક કઈ કે બીજો ઝીલે પ્રકૃતિનો આટલો નહીં લેવાનો કે મારી પ્રકૃતિ આવી છે તમારી આવી પુરુષાર્થમાં રહેવાનું કે ના આટલા જ્યાં સુધી બે નું જ્ઞાન હોય બે નું જ્ઞાન જય કિશોરભાઈ ને નટુ ભાઈ બે માંથી એક જણ ને જ્ઞાન હોય તો અને એ તો એ પછી અથડામણ થવા જ ના દે ને અથડામણ ના થવા દે ને આપણે જવાય પિરાન કરવી છે થઈ જાય પિરાન ના કરવી તો પેલો અથડા અથડા કરે હેમાબેન કે છે કે અમે બંને જ્ઞાન લીધું છે તોય અમારે અથડામણ થઈ જાય છે તો કે જાગૃતિ ઓછી એટલે ને કે અમે બંને જ્ઞાન લીધેલું છે છતાં અમે બંને એક જ ગામ ના અથડાઈ જાય તો કે જાગૃતિ ઓછી એટલે ને અથડાવાનું તો સંસારી કહેવાય ને જ્ઞાન લેવા જ્ઞાન લેવા છે જ્ઞાન ને લેવા દેવા જ્ઞાન હોય તો અથડાવડ હોય ને બરોબર હાજર ના જાગૃતિ ઓછી ને as long as you So- have the એટલે distance. જાગૃતિઓ છે ને એટલે જ એવું થાય ને. હા, એ છે ને. એ સંસારી થઈ જતી હતી જ્ઞાનદેવ કે લેવા દેવા છે. સલાહ કરતી છે એમાં. Beautiful. રિસર્ચ છે કે Sorry. તમે જ્ઞાન ભૂલી તો પેલું જ્ઞાન હોય તો દુઃખ નહીં, દુઃખ હોય તો જ્ઞાન નહીં, જ્ઞાન ખસી જાય તો. ના, એ discharge Suppose છે. we discharge it. It has to be discharged. મેં કીધું discharge તેની છૂટી ના જવાય No, no, no, no. બરોબર. You have no control. અથડાવાની આદત જ બીજ જોડે અથડાય. જાય જાય જાય તરત મળી જાય તરત ને આદત હોય છે કે લાગે અઠવાડિયે દીધો ચા ના ભાવે મહાભારત પેલું બે દાનો શું કે સચિદાનંદ કે સચિદાનંદ અથડામણ થઈ છે એમાં ખોટું અથડામણ કરે છે કોક વાર થાય એમ ઘડી વારંવાર નાની નાની બાબતમાં નહીં એમ નાની નાની બાબતમાં ના થાય પણ કોક વાર કોઈ ડિસિઝન લેવાનું હોય તો એમાં અથડામણ થઈ જાય પણ ત્યાં ખ્યાલ તરત આવી જાય કાંઈ એમાં ખોટું અથડાય તો નોંધી નોંધ કરી જાય ને એવું ના કે કોક દાડો નાની નાની મોટી થાય <laughs> <laughs> Realizing the, the pure soul and uh, you know, completely realizing is equal to Buddha getting enlightenment. એમ કે છે દાદા પ્રસાદ ભાઈ પૂછે છે કે આપણે પ્યોર સોલ ને આપણે પ્યોર સોલ કમ્પ્લીટ રિયલાઇઝ કર્યો એટલે બુદ્ધિ બુદ્ધ ભગવાને જેવો રિયલાઇઝ કર્યો એવું રિયલાઇઝ કરેલું એવું થઈ જાય બુદ્ધ રિયલાઇઝ કર્યો નથી Buddha does not realize pure soul Buddha soul uh, He uh, you know, all kinds of trouble and this and that. And when you separate yourself from this, you realize. So isn't it similar situation? એમ કે છે કે બુદ્ધિ એમ કહ્યું કે આ જગત જગતના જે બધા દુઃખો અને બધું હોય એનાથી તું સેપરેટ થઈ જાય તો તને તારું રિયલાઇઝેશન થાય એમ કહ્યું છે તો કે એ અને આ એક નહીં દુઃખો થાય તમે છૂટા પડી સેપરેટ થઈ जाओ છૂટા પડી जाओ તો કે કે તમે રિયલાઈઝ કરો તો કે આ એના જેવું નહીં करेक्ट બરાબર કે કરે પડતો થાય નથી ઇઝ નોટ રિયલાઈઝ પડતો છૂટા થાય નથી is not separated well I don't know it is just my reason તો માનબળ હોય ને માન ઈઝ રાઈટ એક માનબળ હોય કે આ દુખોથી સાવ દુખોથી છૂટા થઈ જાવ તો તમે બુદ્ધ ભગવાન એ બાદ એ જ્ઞાન થવા માટે થોડો બાકી હતો ટાઈમ એમને બુદ્ધા છે તે છેલ્લો સ્ટેજ છે તે અનુભવમાં આવ્યો બુદ્ધિ નો છેલ્લો last stage last stage of is this a sudden enlightenment enlightenment what we are going through leave buddha out uh-huh. એમ કે છે બુદ્ધો પણ આ જે આપણે જે શુદ્ધાત્મા થાય છે રિયલાઇઝેશન એ જો કમ્પ્લીટ થઈ જાય તો કે એને જ છે તો જ્ઞાન થયું એવું કહેવાય આપણે એ દ્રષ્ટિ છીએ ને એમ હો ગયા જ્ઞાન હો ગયા આપકો ભી હો ગયા મગર આપકો पूरी पूरी ना होना चाहिए हमारे बात फिर पूरी समझ जाना चाहिए ना तो हो गया और मुझको ज्ञान नहीं हुआ है uh, uh, uh, बुद्ध को बुद्ध है क्या है अरे जहाँ तक मरती है वहाँ तक ज्ञान पूरा नहीं है નથી પીવાનું. લઈ. मर्सी है मर्सी का मतलब वहाँ ज्ञान है तो वहाँ पर वहाँ मर्सीलेस पीपल है मर्सीलेस पीपल को मर्सी सहारा हुआ है और मर्सी શરૂ हो गई શરૂ થાય ત્યારથી આ ધર્મ આવ્યો અને મસ્તી પૂરી થાય ત્યારે એક આત્માના જ્ઞાનમાં આવ્યો મરસી પૂરી થાય તારે એટલે બુદ્ધિમાં મરસી પૂરી થવા માટે છેલ્લું સ્ટેજ હતું લાસ્ટ ફેજ ઓફ ટેલેન્ટ દરેક માણસ ને phases of knowledge phases of talent દરેક ફેજમાં પસાર થવું પડે બુદ્ધ દરેક સ્ટેજમાં પસાર થઈ અને last last stage last stage of આવી અને પોતે બુદ્ધ થયા હવે આગળ જાય એટલે જ્ઞાન જ્ઞાન થઈ જાય એટલે બંકો બંકો જ્ઞાન નજીક જ્ઞાન આજે જ્ઞાન છે એવું ના કહેવાય કારણ કે અને મહાવીર ને બેને સાથે બેસાડીએ આપણે અહીં મહાવીર બે અહીં બુદ્ધ બેસે અને ગામમાંથી કોઈને ખૂબ દુખ્યો માણસ હોય ને હાથ કાપી નાખેલા હોય લોહી ને તરતું હોય ને મારા પર રોજ ના હોય કરતો રડતો હોય એને લગતા હોય ત્યાં રહીને એ લોકો તો બનાવની શું અસર થાય ગઈ જોવાથી અસર થાય Suppose Mahavir is sitting and Buddha is sitting, both of them are sitting. And suppose if, if they are taking a person, somebody is sitting, would they have by looking to the person, what, what will they feel for it? Oh, they, they will have mercy. They will be sorrow. Mercy થાય Your question is yes. હા થાય કે બુદ્ધ ને શું અસર થાય ને રામ મારી ને શું અસર થાય It was pretty sad to see that, but you know. He should uh, give you whatever, because he's trying to bring you to a point. But he, he has that understanding that he is only suffering in this particular world. Yes, or no, that's why I say who will The guy who is going with all No, no, no, no, what, between both of them, who would... Uh, I, I haven't studied Mahavir that much. Okay. I, what, okay, tell me what No, no, wait a minute. What, what Buddha? If he will understand that he is only suffering in this world uh -huh. and he will want you to get out of that suffering mm -hmm. if you only listen to him. એ કહે છે કે મને મહાવીર વિશે કશું ખબર નથી એ કહે છે કે જો બુદ્ધ જો જોયે ને તો see will you can you make a statement that buddha will have mercy for him or daya for I mean, Yes, definitely you will have, but we all. He has to explain to him. Uh, but he also made another fundamental statement that, uh, that he is fulfilling his uh, karma. Yes. And undergoing that uh, mm-hmm. situation of his own On his own accord. But if you listen to him, probably he can be helped In uh, to No, yeah, question is, what will be the reaction oh, of okay, seeing that man suffer? Yeah. No, no, sorry, તેને પેલા મહાસાહેબ ના કહેતા કે સાહેબ અમને કઈ મદદ કરો એવું ના બોલતા ભાઈ જોવામાં જ આવ્યું તો એની અસર થાય દરેક ને આપડે અહીં જોતા હોય તો અસર થાય દરેક ને જુદી જુદી ના થાય સર અને માવી માં કશું પેટમાં પાણી ના હાલે મારી પેટમાં પાણી ના હવે પેટમાં પાણી ના હાલે કાપી નહીં નાખે મારી પર પેટમાં પાણી ના તરફડે તો બરાબર ત્યારે આત્મજ્ઞાન શરૂ થાય ત્યાં સુધી આત્મજ્ઞાન શરૂ ના પ્રોડક્શન છે ત્યારે આત્મજ્ઞાન શરૂ થાય Isn't that that uh, Mahavir's uh, people, they have the, they don't even kill an ant, they mm -hmm. put as man. So yeah. isn't that there's no mercy on the creatures? Yeah. No, there's not mercy. difference. એવું કે છે કે જૈન લોકો જે છે મહાવીરના પંથવાળા એ લોકો અહિંસા પાળે છે મોડું ઢાંકે છે તો એ દયાનો ગુણ નથી બતાવતો દયાનો ગુણ वो तो दे सब दे હા तो वो ज्ञान नहीं है જ્ઞાન, હા. जिधर दया है वहाँ ज्ञान नहीं है ज्ञान है वहाँ दया नहीं है You don't equal number also. Protocol is different and Mahavir is different. Well, that's true. I understand. Yeah. वो जिधर दया है वहाँ निर्दयता है Yeah. Ego also. जोड़े जिधर दया है ऐसा नहीं मान लो कि सब सभी दया है सभी किधर निर्दयता भी है वो दया भी है और जिधर दया है वहाँ निर्दयता भी नहीं है और दया भी नहीं वहाँ करुणा हुआ है करुणा आप समझ रहे हैं ना એટલે कितना भी बड़ा आदमी हो पर दया है वह निर्दयता हो अवश्य हो જતી તે દ્વંદ્વ ગુણ દયા દ્વંદ્વ ગુણ છે એક હોય તો જ બીજું હોય નત ના હોય Okay. અવિના ભાવી Abhivina Bhavi. એક હોય તો બીજું હોય જ. સમજમાં આવ્યો તો એટલે દયા પૂરી થઈ જાય એટલે કરુણા ઉત્પન્ન થાય કરુણા દયા ની જગ્યાએ <laughs> અને માર ખાનાર બંને દયા બંને લાગણી હોય <laughs> કરુણા in order to protect the mind, they beat the cat so hard that she got lamented and she couldn't feed her own kitten. This is uh, very, very good. Uh, very good. I understand. Very good. It brings out, you know. <laughs> આ ભાઈ લોકો બિલાડી વાંકવાની જરૂર નહીં અને હું દંડ ના આવે જોયા કરવા દુનિયા હંમેશા નામ જ રહેશે એના કારણે કરો છો ઉદર વાળો તે પણ હિસાબ ગોઠવેલો છે બધું ગોઠવેલું રેગ્યુલેશન માં જ રહે છે હવે તે ડખો કરી બોલો દેવ દેવ લોકો are uh, they allowed to protect one and kill other like the Prahlad? <laughs> and he had been killing with the half human and half lion. He's killing it. એ કે છે કે જે જે પ્રહલાદ નો દાખલો છે ને નરસિંહ નરસિંહ અવતાર પેલા થાંભલો ફાટીને નીકળે છે અને પછી પેલા ફાડે છે અડધો સિંહ અવતાર છે અને સમજાવો બીજાને મારે છે તો શું થયું કે છે ભગવાન ને <laughs> દેવલોક ને એ કરવાની છુટ્ટી છે રૂપક છે ખાલી આ લોકો મૂર્ખા લોકો ને સમજી બેઠા છે કે આવું થયું છે નરસિંહ નામનું જનાવર થયું છે રૂપક રૂપક તો પતા બ્રહ્મા વિષ્ણુ મહેશ રજત તેજસ હા those are, રૂપકો મૂક્યા લોકો આતુબાજી બની ગયા પછી મારા બાપા છોકરો થયો હતો કઈ જાત આ તો રૂપક મૂકેલો છે બાપા છોકરો રીવા મને એક વાર મેરે બાપ को लड़का पैदा हुआ था મચ્છા અવતાર લક્ષા અવતાર हाँ? કચ્છા અવતાર મચ્છા અવતાર એમાં કઈ જાતના માણસ સિવાય ભગવાન થઈ શકે નહીં કોઈ તો કે તો બધા રૂપકો મૂકેલા લોકો બહુ માથા મારવા મળે ને એટલે કે માથા હતા ભગવાન થવાના છે એટલે લોકો ઓછા કર્યા બ્રહ્મા માણસ ના ત્રણ ગુણ તત્વ તબો ગુણ વાયુ પિત્ત ને કપ આ ત્રણ ગુણ મનુષ્ય હિન્દુસ્તાનના મનુષ્યના પહાડી માટે નહીં હિન્દુસ્તાનના મનુષ્યના નારી જોઈ શકાય બીજા પહાડી નારી ના ભાઈ વાતપીત ની કંપની ના ભાઈ બીજી નારી ભાઈ વાત વાળા શું કરે વાત વાળા શું કરે આખો દાડો એક ભેગા દોહાય નહીં ફટક ફટક ઉભો થાય લખી શકાય નહીં છે ને શું છે વાયુ ભરાય વાયુ Why? How you going to explain it? Yes. He explained yes, remember. Okay. It's a Brahma Vishnu. Brahma Vishnu. Oh, oh, okay. Uh, those three are one. Oh, why? Uh, just asking you, have you seen the... Navratna here, Garivar. Everybody is not sitting idle, they are always running. You see the personality. Ah, a lot of them. Yeah. આપણા લોકો શું કે મન પૂછા સંભળાવ નહીં બે ઘડી વાર नहीं दे है। वो सारा दिन घूमता ही रहता है Yes. He can't sit at one place तो उसको क्या बोलते हैं फिर घूमने लगा है वो। Oh. You know? આ એ વા- એ વાયુ હમણાં તો ચોંટી જ ગયો, એક તો કહે તો. એ વાયુ નામનો જેનો ગુણ છે રજો ગુણ ને રજો ગુણ કહેવાય બ્રહ્મા વિષ્ણુ મહેશ હતા હવે બીજું બ્રહ્મા पित्त वाला पित्त वाला એ સારા વિચાર કરે દોડધા નહીં બધા મોટા માણસ ને રસ બ્રહ્મ અને સત્વગુણી કહેવાય ચિત્ત સત્વગુણી છે તેનો રજોગુણ અને આ સત્વગુણ તો રહી છે કોણ બ્રહ્મ અને પછી રહ્યું છું તો શું રહ્યું પ્રકૃતિ હોય ને તે કાલે કરીશું પંતાળી કરીશું કાલે રિપેર કરીશું પંદર કરીશું એમ વેચી જાય તો ખોટ જાય તો ખોટ ખૂટે નહીં કલ્પિત બ્રહ્મા નો જન્મ થયો હતો બ્રહ્મા એ બ્રહ્મા બધા ઘડે છે મેળા બેઠા બેઠા તારા આવું ઘડે ના પેટ માં જઈ બ્રહ્મા ઘડવા તારા ઘડે Mythology says ગુણો છે ને એ ગુણો જરા નોર્મલ રહી શકે એટલા માટે આ દેવો મૂક્યા અમને આપ્યા કે આ દેવો ભજજો તમે તેનાથી ગુણ નોર્મલ રહે તમે સમજો ને person change exactly is more with this thing. These are two ways. પાણી રેડતી જાય પાછી છતે પેલા બીજી પાના ચડાવે પૂજા કરે બે કલાક બે કલાક રહી અને આને બ્રહ્મ વિષ્ણુ first time. I never heard of it. આ બધું સાંભળ્યું પેલા તો દાદા લખી ગયા પેલો લખે ને પેલા પાસે પેલો લખે એટલે બધું હાથું ઠરી ગયું પુસ્તકમાં લખેલું કે અમારા પુસ્તક હાથે નહીં નહીં કે હું આ જૂઠું जुलाई में जब दादा है ना छह जून